જ્ઞાન લીધું લીધું હોય તેને જ્ઞાન ન લીધું પણ પુરુષ ઉપર કંટ્રોલ ની જરૂર તો ઉભી થાય જ ને અમુક સંજોગોમાં હવે તે વખતે એમ આપણે ના કહીએ કે હવે કંટ્રોલ નહીં આપવાનો તો પછી એ સ્ત્રી જાય કે પછી આપડે એટલા માટે દાદા કીધું છે કે king can do no wrong એક વખત એને આપણે કહીએ કે એનું ચલણ એ કે છે કે એવું એટલા માટે કીધું છે કે જે king can do no wrong એટલે રાજા પોતે કઈ ખોટું કરતો જ નથી કિંગ રાજા રાજા એ રાજા કોઈ દાડો ખોટું કરતો જ નથી king can do no wrong હા કારણ કે સહયોગ કરવાની નીકળી છે જ્યાંથી king can do no wrong એ જે કહેવત નીકળી છે ત્યાં તો રાજા ને માત્ર સહી કરવાની છે એ તો નહીં જે કહેવા માંગુ કઈ કરાવી છું ના કરવી એટલે કરણ મારું નહીં ચાલ મારું આ તો રૂટીન રીતે થઈ લાગે એટલે રાજા ને પછી કોઈ ના કરે રૂટીન ની જઈ લાગે રાજા નો પૂછ્યો વગર ના અમે પૂછ્યો આવે તો અમારી જોઈએ રૂટીન ની એને પૂછો એટલે કોની કરે ના દાદા છે હીરામાં છે કઈક રસોઈ કરી હોય અને જો પૂછ્યું ના વાણીઓ એક ઠેકાને આવે છે કે હીરાબાએ કઈ શાક ને માટેનું હીરાબાએ શાક આપણને પૂછ્યા સિવાય જ કારેલાનું શાક પેલું જે કરેલું અને પૂછેલું નહીં એ સંબંધમાં કઈક આવ્યું છે હીરાબાએ શાક કરેલું તે બાબતમાં કઈક આવ્યું છે કે દર વખતે પૂછે અને આપ એમ કહો કે તમને જે ઠીક લાગે તે શાક કરજો પણ એક વખતે પૂછ્યા સિવાય કારેલાનું કર્યું એટલે આપણે પૂછ્યું કે આજે કારેલા કેમ મેં કારેલા કેમ લાયા તમે હું પૂછ્યું સ્ટાર્ટ તમે કહો તમે ઠીક લાગે તે લાવજો સ્ટાર્ટ લાઈટ મારી ભૂલ કરી પૂછવું તમને અને હું તમને કહું કે જે ઠીક લાગે લાવો તમારે મને પૂછવું ચાક શું લાવું અને હું તમને કહું જે ઠીક લાગે લાવો આપડે તમે વ્યવહાર લોકો દેખે એવું કરો પૂછવું એ કંટ્રોલ પૂછવું એ કંટ્રોલ નહીં વિનય બંને નો વિનય છે આગળ જે ગોઠવેલું એ વિનય કેવાય તે લોકો હું કઉ કે તાર સાખલા રમશે આપડે કઈક ના તું તું લઈ આવજે પછી બૂમ પાડી દે વિનય કેવાય બંને વિનય મળે ને તો એ કે છે કે જરૂર હોય કે આ રીંગણા ખાવા છે તો બોલીએ ખરા આ રીંગણા હક આપડો રહેવો જોઈએ આટલો આપડો હક રહેવો જોઈએ આટલો આપણો હક રહેવો જોઈએ આપણો આટલો હક રહેવો જોઈએ તમારું પૂછ્યું ને બધું બધું પૂછી એ એટલું કે બહુ દાડે કોઈ બહુ કદાચ કઈ પૂછે દાદા બહુ ઠંડા થવાના છે ભમરો છે એટલું કે બહુ કરે કઈ કઈ બધું બગાડ વધારે પડતું બગાડે ને એટલે જરા કડક થયેલા કડક કડક થઈ ગયેલા નહી થયેલા કડક એ એમને થાય ડિલેરમેન્ટ ના ડિરેલમેન્ટ ડિરેલમેન્ટ જોવું પડે ને બરોબર એના મનમાં આટલો અભિપ્રાય જવાનો ખાટા ભમરા જેવા મરાઠીમાં એનું નામ ના દેવાય કેટલા એમનું નામ દેવાય નહીં આપડે એટલે આ આ પાકિસ્તાન કે બાવડી બહાર ના આવે હિન્દુસ્તાન લક્ષ્મણ હિન્દુસ્તાન નામ તો દઈ જોઈએ બરોબર કેવું અમારી બાવડી હા પણ સર બેઠી બધી કહું કન્ડિશન ફૂલ કોઈ દાડા પૂછ્યું નથી કે તમારા રસોડા શું લાયા શું ગરીબ આવો કશું લાયા અને ધંધા પૂછે તો આવી બધે ધંધા એમને પૂછવા નહીં મારે એમને કાલ મને નોની મળ્યો હતો વી બનો પછી તારી બનો તો અમારા ભાભી ઈચ્છા પૂછતો હતો ને તે મને બહુ ખાયા આ મોટા ભાઈ કરાવી લેશે બીજી વખત એટલે ચડી ચડી ગયા તો તું હિસાબ મેં તો ખુબ જ ગીતા બીતા ક્રિયર ના લગાવી ઉષામાં તો તમારે આપવું પડ્યું છે ગમત આ એક હજુ હમણાં હવે થોડા દાડા દેખાવા નથી હમણે પેલી ગમત આ આપડે દાદા ધન્યવાદ તો આપ્યા પણ નિરુબેન કે છે કે વધારે ધન્યવાદ કોને આપડે ધન્યવાદ તો આપ્યા દાદા પણ નિરુબેન પૂછે છે કે વધારે ધન્યવાદ કોને બે માં બે માંથી ધન્યવાદ વધારે કોને કોને આ ધન્યવાદ આપે જે આપ્યા બંને ને જેમાં વિશેષ ધન્યવાદ કોને ના વિશેષ બોલવા જે ખોટું થાય એને વડવાડ થાય કે અમને કઈ નુકસાન ના થાય ઘેર વડવાડ લખો કરવાનું કામ નહીં અમને કશું ના થાય મભંડા ને કશું લાભ થાય અને એ એને બહુ થઈ જાય આપણા સારા કાર્યો ના પડી જાય કરે નઈ જો કે પાકા બહુ પાકા કોમના કરતા બહુ પાકા આખી કાકા પડે નઈ પણ આ યોજન કે જેવું જેવું તેવું છે કે તાર નભી છે ને નભાઈ નહીં તો નભાઈ નહીં માથા પ્રમાણે સાગડી બની છે માથા પ્રમાણે ફૂલકારી છે પણ પૂછાય તો આ હું તો સાથે આવે ને આપણી મને બે સાથે આવે ને હું એ કરું ભોસી ઓછી આ જગ્યામાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ના આધારે પોસિબિલિટી ઓછી પોસિબિલિટી ઓછી તેથી વધારે પડતું કઉ છું ધન્યવાદ આપું પોસિબિલિટી નથી ત્યાં પોસિબિલિટી ધન્યવાદ આપણને આવે તો બીજા બીજા જોડા ઘણા જોયા મેં પણ એ તો એક પોઝિશન વાળા હતા અને આ પોઝિશન નથી હિન્દુસ્તાન દેશ છે નથી કોવિડ કઈ દિવસ કઈ નાખે હા દિવસ થાય ના થાય ઘી કોવિડ ગયું હોય તો દિવસ થાય તમને વાત આ ગમી કોઈ વાત સૂજની બહુ ગમી શું કે સૂજની વાત બહુ ગમી હે સૂજની વાત બહુ ગમી હા સૂજની વાત હા તમે એકાદ વાત કરો જ્ઞાનાંતરાય માટે જે કીધું આપે એવું એમને લાભાંતરાય માટે જાણવું છે કે લાભાંતરાય શું લાભાંતરાય જેવું જ્ઞાનાંતરાય માટે કીધું આપે એવું આ લાભાંતરાય માટે શું એ જાણવું છે એમને જ્ઞાનાંતરાય ત્યાંથી બધા અંતરાય પડી જાય જ્ઞાનાંતરાય પડે અને લાભાંતરાય એટલે કોઈને લાભ થતો હોય તે વાત કરીએ આપણે કોઈને કઈ પણ પ્રકારનો લાભ થતો હોય તેને આપણે વાંચરીએ એ લાભાંત થાય અને કોઈ કપડા સારા પહેરતો હોય અને આપણે કઈ ગઈ પૈસા રખાવ પાડી ના કરી છે ઉપભોગ અંતરાય ઉપભોગ અંતરાય ને અને જલેબી લાડ વાળી બધું ખાતો હોય આવું રોજ શું ખાવાનું હતું દીખવા ભાવ છે શું એ ભોગ અંતરાય પાડ્યા ઉપભોગ અંતરાય ભોગ અંતરાય રાભાંતરાય હજાર કરતા અંતર પાડી દીધા છે બધું શું થયું છે પછી કે છે ભગવાન આવતો નથી તારા પાડેલા છે ભગવાન તો દાદા આજે આ વાતચીત થઈ એના ઉપરથી એવું તો બહુ લાગ્યું કે દર્દ થાય ને દવા કરવા જઈએ એના કરતા તો અંતરાયો સાથી પડ્યા અંતરાયો અત્યારે છે સાથી પડે એનો વિચાર કરીએ બધું નીકળી જાય નીકળી જાય ઉંમરમાં કેટલા બધા પાડ્યા કેવી રીતે પાડેલા દાદા એ કેવી રીતે પાડેલા એનો વિરોધી પ્રકાર સમજી ગયો ને વિરોધી પ્રકાર તો બધા ઘણા મહાન હતા ઘણા ઘણા આવી તીર્થંકર આવું ના હોય બોતેર અત્યારે ફૂલ ગણાય બોતેર ઉપર બધો ફૂલ ગણાય અશુભ આયુષ નહીં આયુષુભ આયુષ અશુભ આયુષ અશુભ આયુષ આયુષ ટૂંકો તૂટી જાય શુભ આયુષ એટલે ભોગવી વૃત્તિના નિયમ ના આધીન છે આ જગત આની વૃત્તિના નિયમ ના આધીન વસ્તી વસ્તી બધી એકદમ વૃત્તિ થતી થતી આ જાઓ તો ચાર્ટ શું છે હા કાઉન્ટ સીધી લીધી ના હોય અપ એન્ડ ડાઉન પછી ડાઉન થાય ત્યાર પછી up and down up and down એટલે આ શેર બજાર એવું એ પચાસ આ ચાલીસ વર્ષથી નિરંતર છે તેજી તેજી તેજી પણ આમ આ ઉતરતી આ ને એ હોદા આ ઉતરતી આવવાના બધી થઈ રહી બધાની આખું દુનિયા પકડી રહી છે આ પુરસાદ થી પકડી રહી છે કુદરત શું કે છે નીચે જવાનું લોક પકડી રહી છે એટલે પેલું બધી વસ્તી બધી ઘણી ઓછી થઈ જશે પછી ધીમે ધીમે ઓછી થઈ જશે જાણવા કરતા એનું એને કોઈ વિચારવા જેવું નહીં કેટલીક વસ્તુ જાણવાની હોય છે વિચારીને એનો શું ફેરફાર કરી શકે એમ છે વિચારીને એમાં શું ફેરફાર કરી શકવાના હતા વિચારીને એમાં ફેરફાર શું થઈ શકવાનો હતો ફેરફાર નહીં ભાવ વધે ભાવ વધે સારું કરી જાય મળવા બેઠા ત્યારે શું અંતરાય શું કરવા બધા ના બોલે એવું ઉતાવળિયા નિકાલી હોય ઉતાવળિયા જજ જજ ઉતાવળિયા જજ શું કરે આપી દો એવું નહીં જાણો ફેસલો ના સામે તો આવીએ પણ ફેસલો હશે ને ફેસલો અમારે જીવો એનો ફેસલા અમારે શું કરીએ જીવો બધા આવું ના થાય સાફ આપડે પોઝિટિવ સાઈડ હોય છે નેગેટિવ આપડે કેમ નીકળે ઉદારતા રાખી છે આપણે